એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભાવનગરમાં બેઠા બેઠા રુજુ વાર્તા સાંભળે છે અને આમ દૂર દૂર કચ્છમાં બેઠા બેઠા સિનાઈ ગામમાં બેઠા બેઠા રેવા અંજારથી ભૂમિ ને દેવાંશી વાર્તા સાંભળે છે આવો આવો ભૂમિબેન દેવાંશીબેન રેવાબેન રુજુબેન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ પૂર્વી દીદીની વાર્તા છે એમણે મને કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે ગોલપુનો બગીચો <laughs> એક હતો ગોલપુ નામનો છોકરો એના ઘરના ફળિયામાં એક બહુ મોટો બગીચો હતો હવે આ ગોલપુના મમ્મી પપ્પાને ઝાડવાઓ ને વૃક્ષો ને છોડવાઓનો બહુ શોખ હો ભાત ભાતના ફૂલો તેના બગીચામાં વાવેલા આખો બગીચો રંગબેરંગી ફૂલોથી ભરેલો ડાળીએ ડાળીએ લાલ ગુલાબી કેસરી ગુલાબ ખીલેલા હોય વળી મોગરાના ફૂલો એની સુગંધથી બગીચાને મગ મગાવે તો વળી પાછા જાસૂદના ફૂલો એની સુંદર મજાની ભાત લઈને નાચતા જોવા મળે તમને અને આ ગલગોટા તો ખોબો ભરી ભરીને ફૂટી નીકળે ક્યાંક વળી ચંપાનું ઝાડ એનો ઠાઠ લઈને ઉભેલું દેખાય આમ ગોલપુનો બગીચો ખાસ્સો ઠસ્સાદાર હો બહુ મજાનો આ મજાનો મગમગતા બગીચામાં પતંગિયાઓનું રોજનું ઠેકાણું કેટ કેટલા પતંગિયાઓ રોજે રોજ આ ભાતે ભાતના ફૂલો સાથે રમવા આવે એક ફૂલ પરથી બીજા ફૂલ ઉપર એમ ઉડા ઉડ કરે ને કેટ કેટલી રમતો કરે કોઈકમાંથી રસ ચૂસે તો કોઈકમાંથી સુગંધ કોઈકનો રંગ પસવારવા જાય તો કોઈ ફૂલ સાથે ગુસપુસ ગુસપુસ ગુસપુસ કરવા જાય બગીચામાં તો જાણે રંગોનું સામ્રાજ્ય જોઈ લો રંગો ઉગે અને રંગો ઉડે ગોલપુરને હું રોજનું એક કામ નિશાળેથી આવે નહીં કે બગીચામાં રમવા દોડી જાય તો આખો દિવસ અડિયા પાટી તોફાન મસ્તી ને ધીંગા મસ્તી જોઈ લો આ ગોલપુર રમતિયાળ અને સાથે સાથે તોફાની પણ ખરો અને તોફાન પણ કેવા બગીચામાં ગયો નથી કે પતંગિયાઓને હેરાન કરવાનું શરૂ કરે કોઈને સરખાઈથી ફૂલો સાથે રમવા ના દે પતંગિયાને કે ના દે ફૂલો ઉપર બેસવા પતંગિયાઓની પાછળ દોડી દોડીને તેઓને ગભરાવી મૂકે બિચારાને હો ગોલપૂતો બિચારા પતંગિયાઓ એવા તો ડરે કે ફફડી જ ઉઠે ગોલપુને આમ હેરાન કરવામાં તો રમત સૂજે ભાઈ બોલો એના મમ્મી પપ્પા ખીજાય એવું ના કરાય ગોલપુ પતંગિયાઓને હેરાન ના કરાય પણ ગોલપુ માને જ નહીં ને થોડા દિવસો આમ જ ચાલ્યું એટલે બિચારા પતંગિયાઓ એ ધીમે ધીમે બગીચામાં આવવાનું ઓછું કરવા માંડ્યું બોલો બધા ફૂલોને પણ પતંગિયાઓ વિના વસમું લાગવા લાગ્યું કોઈને ગમે નહીં એક પણ ફૂલને પતંગિયા વિના ગમે નહીં બગીચામાં પહેલા જેવો ઠસ્સો દેખાતો હતો એવો ઠસ્સો હવે નહીં પતંગિયા વિના બગીચો સુંદર કેવી રીતે લાગે એક દિવસ જ્યારે ગોલપુ નિશાળે ગયેલો ત્યારે બધા ફૂલો અને પતંગિયાઓએ સભા ભરી અને નક્કી કર્યું કે આમ તો એકબીજા વિના નહીં ચાલે આપણે કાંઈક તો ઉપાય કરવો પડશે ગોલપુને તેની ભૂલ સમજાવવી પડશે આપણે બધાએ મળીને એક વિચાર કર્યો એક યુક્તિ કરી ગોલપુ નિશાળેથી આવે એ પહેલા બધા પતંગિયાઓએ તમામ ફૂલોમાંથી રસ ચૂસી લીધો અને રંગો પણ ચૂસી લીધા બધા ફૂલો સાવ કોરા સાવ બેરંગ સાવ કાગળ જેવા સફેદ બની ગયા હો બધામાંથી રંગ જતા રહ્યા સુગંધ જતી રહી ગોલપુ ઘરે આવીને જુએ છે તો બગીચો સાવ ઉજ્જળ કરમાયેલા ફૂલો રંગ વિનાના સુગંધ વિનાના જાણે લટકતા હતા એ તો કાગળની જેમ આ જોઈને ગોલપુનો આનંદ સાવ ઓસરી ગયો એને તો કાંઈ મજા ન પડી એને બગીચામાં રમવા જવાનું મન ના થયું એને અચાનક તેની ભૂલ સમજાણી હો કે હું પતંગિયાઓને ઉડાડી મૂકતો હતો એટલે આમ થયું હશે એ તો રડમસ ચહેરે બગીચામાં ગયો અને રડતા રડતા બધા ફૂલોને કહ્યું મને માફ કરો હું હવે ક્યારેય કોઈ પતંગિયાઓને હેરાન નહીં કરું તમારા ઉપર પતંગિયાઓને બેસવા દઈશ રમવા પણ દઈશ અને હું પણ સાથે રમીશ હો પણ મને ફરીથી એ બધા જ રંગો સાથેનો બગીચો પાછો આપી દો ગોલપુને રડતો જોઈને બધા જ પતંગિયાઓ એકદમથી ઉડીને આવે છે એની આસપાસ ઘેરાઈને એક સુંદર મજાનું સંગીત આમ ભમમ ભમમ ભમમ ભમમ થવા માંડ્યું ભાઈ અને ફૂલો ઉપર જાણે બેસી ગયા એ તો અને જો જોતામાં બધા ફૂલો ફરીથી એ જ રંગો ને એ જ સુગંધ સાથે ખીલી ઉઠ્યા અને એની સાથે ગોલપુ પણ ખૂબ ગેલમાં આવીને રમતો કરવા લાગ્યો તો ભાઈ આ ગોલપુને પોતાની ભૂલ સમજાણી અને ગોલપુનો બગીચો ફરીને પાછો મગમગવા લાગ્યો સુગંધથી હો તો રુજુબેન રેવા બેન ઓ ભૂમિબેન દેવાંશી બેન તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો